चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरे नवः श्रीयानां तानि यात्राभ्याम् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दम् अज्ञानतिमिरान्धस्य येन तस्मै हिंदी में करेंगे गुजराती હા એ વાત સારું અત્યાર સુધી આપણો જે આઠ વાગ્યાનો અધ્યયન ક્રમ છે એમાં બેઝિક કોર્સના વિષયોને આપણે વિચાર્યા છે એમાં ધર્મ કર્મ પુનર્જન્મ ગુણત્રય વિભાગ સંપ્રદાય વગેરે વગેરે કેટલાક વિષયોને બેઝિક કોર્સના આપણે છોડ્યા પણ છે જેમ કે કાલ ગણના દેવતા આ બે વિષયોને આપણે નથી લીધા ધર્મશાસ્ત્ર શાયદ આપણે લઈ ચૂક્યા છીએ હવે સાધન દીપિકા મેં વિચાર કર્યો કે શું લઈએ આગળ આમ જોવા જઈએ તો ષોડશ ગ્રંથ આના પછીનો ઓર્ડરમાં આવવું જોઈએ પણ ષોડશ ગ્રંથ એકદમ પુષ્ટિમાર્ગને એકદમ સ્પર્શતા મહાપ્રભુના ઉપદેશો છે જેમાં પુષ્ટિમાં એમ કહી શકાય કે અંતરંગ પુષ્ટિમાર્ગને સ્પર્શતા વિષય પણ જે બેકગ્રાઉન્ડ આપણે બેઝિક કોર્સમાં જોયો છે એની લાઇટમાં જો પુષ્ટિ માર્ગને આપણે જોવું સમજવું હોય તો સાધન દીપિકાથી વધારે બીજો કોઈ ઉત્તમ ગ્રંથ આપણી પાસે નથી કેમ કે બેઝિક કોર્સમાં આપણે કોઈ શાસ્ત્રનો વિશેષ સંદર્ભ લઈને નિરૂપણ કર્યું હોય એવું નથી પણ વિષયને પકડીને એને ચાલ્યા છીએ જીવાત્મા છે તો જીવાત્માના સંબંધમાં એની શું કક્ષાઓ છે બદ્ધ અવસ્થાઓ કેવી છે એનું સ્વરૂપ એના કાર્ય એ રીતે હવે જેને આપણે વિષયને પકડીને ચાલ્યા છીએ એને જ આપણા આચાર્યો કઈ રીતે નિરૂપણ કરે છે એમના શબ્દોમાં એટલે સાંપ્રદાયિક સિસ્ટમના રૂપમાં અથવા તો આપણા દૈનિક જીવનમાં એને કેવી રીતે અનુસરી શકાય એ દ્રષ્ટિથી આપણે વિચારવું હોય તો એ બધા વિષયો સાધન દીપિકામાં આપણને સહજતાથી મળી રહે છે આ શ્રી ગોપીનાથજી વિરચિત ગ્રંથ છે આ ગ્રંથ ઉપર પુષ્ટિમાર્ગી કોઈ પ્રાચીન આચાર્યનું વિવેચન આપણને મળતું નથી અને ઘણા વખત સુધી આ ગ્રંથ પુષ્ટિ માર્ગમાં ઉપેક્ષિત રહ્યો એના પાછળના ઘણા બધા ઐતિહાસિક કારણો લોકો કહેતા હોય છે એમાં એની વિવેચનામાં આપણે ન જઈએ પણ જ્યારે આગળના ગ્રંથોનો તમે અભ્યાસ કરશો મહાપ્રભુજીનું સર્વનિર્ણય પ્રકરણ તે જ રીતે બ્રહ્મસૂત્ર ઉપરનું અણુભાષ્ય ભાગવત ઉપરના સુબોધિની તો એનું આપણે જો અવલોકન કરીએ તો મહાપ્રભુજીની દ્રષ્ટિને શ્રી ગોપીનાથજીએ જેટલી સારી રીતે પચાવીને અને એક સરળ જીવન પ્રણાલી સાધન દીપિકામાં જે બતાવી છે એ બેજોડ છે સાધન દીપિકા જે નામ છે સાધન એટલે ઉદ્ધારનો રસ્તો સન્માર્ગ અને દીપિકા એટલે એને પ્રકાશિત કરનાર सन्मार्ग के ઉષારના રસ્તાને પ્રકાશિત કરનારા ગ્રંથ છે આ એના શીર્ષકનો અર્થ થયો ન જે લખવું હોય તે લખી પણ શકાય જે પુસ્તક તમને આપેલી છે એમાં મૂળ શ્લોક એના શબ્દાર્થ અને પછી એનો બ્રિજભાષા અને ગુજરાતીમાં અનુવાદ એટલું આમાં આપેલું છે એટલે તમને એમાં બહુ વધારે મહેનત કરવાની આવશ્યકતા નથી લખવાની જે વિષય નિરૂપણ થતા તમને જે બેઝિક કોર્સના સબ્જેક્ટ યાદ આવે તમે એને હું પૂછું તો તમે મને જણાવજો ન પૂછું તો તમે એને કોરિલેટ કરવાના તે વખતે જોડી લેવાના છે આ વાત ત્યાં આ રીતે આપણે વિચારી હતી હવે સૌથી પ્રથમ મંગલાચરણ છે આ આપણે ત્યાંની શિષ્ટ પરંપરા છે મંગલાચરણ એટલે શુભારંભ કોઈ પણ કાર્ય છે એનો આપણે એ રીતે મંગલમય આરંભ કરીએ કે જેનાથી આમાં એકસઠ માં પૃષ્ઠ ઉપરથી આ ચાલુ થાય છે ગ્રંથ સાધન દીપિકા સિક્સટી વન હિન્દીમાં લખેલા હશે છે આ મંગલાચરણ છે એ બીજું છે સિક્સટી વન પેજ જો ને પેજ નીચે હોય મંગલાચરણ કેટલા પ્રકારના તમને ધ્યાનમાં છે કઈ કઈ રીતે મંગલાચરણ આપણે કરીએ છીએ કે લોકો કરતા આવ્યા છે શું નથી સંભળાઈ રહ્યું જેમ યમુનાષ્ટક યમુનાજીને સમર્પિત છે તો નમામી યમુનામહમ એમ યમુનાજીને જ નમન કરી અને ગ્રંથનો આરંભ આપણે જોવા મળે છે તો અનેક રીતે મંગલ થાય છે એમાં શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં તાન શ્રીતાત પદ પદ્મ રેણવ કામધેનવ નાકસ્ય તરવો નેશામ શિવકલ્પ તરવો યથા પદાર્થ છે કાવ્યની અંદર શબ્દો આગળ પાછળ લખવાની છૂટ હોય છે જે રીતે પણ છંદમાં બેસી જાય તે રીતે શબ્દોને તમે આગળ પાછળ મૂકી શકો પણ જ્યારે આપણે સમજીએ ત્યારે એ શબ્દોને ગદ્ય કે વાક્યના ઓર્ડરમાં જમાવી અને તે પછી સમજતા હોઈએ છીએ તો એનો અન્વય કેવી રીતે છે યથા અન્ય શામ इच्छापूरकाः नाकथ्यतरवः कामधेनवः च सन्ति तथा नः ता श्रीतातपद्मरेणव एव कल्पतरवः कामधेनवश्च સ્યુહુ આ એનો અન્વય છે એટલે જેવી રીતે इच्छा લોકોની पूरी પૂરી કરનારા સ્વર્ગના વૃક્ષ એટલે કલ્પતરુ અને કામધેનુ થતા હોય છે તેવી રીતે અમારા માટે તો અમારા પિતા એટલે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય એમના ચરણ કમલની રજ જ કલ્પતરુ કે કામધેનુ સમાન ભાવ તો આ મંગલાચરણ જે છે એમાં શ્રી ગોપીનાથજી પોતાના પિતાને નમન કરે છે અને મહાપ્રભુજી પિતા હોવાની સાથે સાથે એમના ગુરુ પણ છે સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય પણ છે એટલે એ જે શિષ્ટ પરંપરા છે એ શિષ્ટ પરંપરાને પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્રી ગોપીનાથજીએ અનુસર્યા છે હવે આમાં જે એમનો ભાવ છે એનો થોડો જો વિચાર કરીએ તો શું શ્રી ગોપીનાથજી કહેવા માંગે છે કે સાધારણ મનુષ્યો જે છે એમની મનોકામના આ લોક સંબંધી અથવા પરલોક સંબંધી હોય એ મનોકામનાની પૂર્તિ માટે મનુષ્ય એમ વિચારે કે જેમ કલ્પતરુ વૃક્ષ કે કામધેનુ વિશ્વામિત્ર અને વશિષ્ઠના ચરિત્રમાં એ જે ચમત્કારી ગાય છે ત્યાં એ કામધેનુ નથી નંદીની ગાય છે પણ ઓલમોસ્ટ એના જેવું જ એમનું સામર્થ્ય છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વિશ્વામિત્ર વશિષ્ઠના મહેમાન બનીને આવ્યા અને વશિષ્ઠ પોતે સાધુમય જીવન જીવતા જંગલમાં એમની પાસે જે ગાય હતી એ ગાય એમને एमनी जरूरियात पूर्ति करी आपती वशिष्ठ तो त्यागमय जीवन जीवता एमनी दैनिक आवश्यकता यज्ञ संबंधी धर्म धर्माचरण संबंधी हो दूध घी वगैरह हो तो ये बधु एमने नंदिनी गाय से प्राप्त थी जत जय विश्वामित्र ने निमंत्रित कर तेरा मेहमान खाओ तेरे विश्वामित्र साथ तो बहुत मोटू लाभ लश्कर એમને એક વખત તો હસી પણ આવી ગઈ કે આ ગરીબ સાધુ અમને શું સત્કાર કરી શકશે પણ જ્યારે આશ્રમમાં પ્રવેશ્યા ત્યારે વશિષ્ઠ નંદિની ગાયને પ્રાર્થના કરી કે વિશ્વામિત્ર આ પ્રદેશના રાજા છે અને અમારે ત્યાં મહેમાન બન્યા છે તો રાજોચિત સ્વાગતની બધી સામગ્રીઓ એમના માટે હાજર કરો તો એ જાતનું ભોજન આસન જલ સુખ સુવિધાઓ એ બધું ત્યાં એ ગાયના ચમત્કારિક સામર્થ્યથી ઉપલબ્ધ થઈ ગયું અને વશિષ્ઠ તો પોતે ઝૂંપડીમાં રહેતા હતા નંદીની ગાયમાં એ સામર્થ્ય હતું કે મહેલ પણ બનાવી શકે એમના માટે પણ વશિષ્ઠની એ જરૂરિયાત જ ન હતી એમને ધર્માચરણ માટે જેટલા પદાર્થોની જરૂર હતી તે ગાય દ્વારા પ્રાપ્ત થઈ જતું હતું વિશ્વામિત્રે જ્યારે એ જોયું કે આ તો ગાયમાં આટલી ચમત્કારિક શક્તિ છે તો એમનું મન એ ગાય ઉપર ચલિત થઈ ગયું કે આ તો ગાય મારા રાજ મહેલમાં હોવી જોઈએ જેથી હું મારી ખૂબ શક્તિ વધારી શકું મારી સુખ સંપત્તિને વધારી શકું એમણે વશિષ્ઠજી પાસે એની માંગણી કરી કે આ ગાય તમે મને આપી દો ને લોભ ન હતો પોતે એ ગાયને આપી શક્યા હોત પણ વિશ્વામિત્રમાં લાયકાત ન હતી એ ગાયને પ્રાપ્ત કરવાની એટલે એમણે ના પાડી હવે આ જે પ્રસંગ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ધન સંપત્તિ જે સુખ ભોગ પ્રાપ્ત કરવા માટે વિશ્વામિત્ર લલચાઈ રહ્યા હતા એ બધુ જે ગાય આપવાસમર્ત હતી તેમ છતાં પર વશિષ્ઠ એમની પાસેથી એ વસ્તુ નથી ઈચ્છી રહ્યા પર વશિષ્ઠ यज्ञ સામગ્રી પ્રાપ્ત આગ્રહથી એટલી જ એમણે એ ગાય પાસેથી મનોકામના છે તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ઈચ્છીએ તે આપી શકે એવી ગાય છે પરંતુ વશિષ્ઠની કામના તાત્વિક છે અને વિશ્વામિત્રની કામના છે રાજતી છે તો અહીંયા શ્રી ગોપીનાથજી આપણને એ જણાવી રહ્યા છે કે જે વિશ્વામિત્ર જેવા જે સાધારણ મનુષ્યો છે એમની ઈચ્છા ની પૂર્તિ કામધેનું નંદીની જેવી ચમત્કારી ગાય કે કલ્પ વૃક્ષ કે જેના નીચે ઉભારીને આપણે જે માંગીએ કે જે વિચારીએ એ પ્રાપ્ત થઈ જાય એ લોકો માટે કલ્પતરુ કે કામધેનુ ઈચ્છા પૂર્તિના સાધનો હશે પણ મારા માટે તો મારા પિતૃચરણ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય છે એમના ચરણો છે નિરજ છે એ જ મારા માટે કલ્પતરુ સમાન છે એ કામધેનુ સમાન છે તો એમ આ શબ્દોથી શ્રી ગોપીનાથજીએ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પ્રત્યે એમનો જે ઉત્કટ આદરનો ભાવ છે એ પ્રકટ કર્યો છે કે એમનાથી શ્રેષ્ઠ હું બીજા કોઈને જાણતો નથી તો આમ મહાપ્રભુને નમન કરીને હવે ગોપીનાથજી આગળ ગ્રંથ લખી રહ્યા છે હવે જુઓ આ મંગલ શ્લોકમાં સાધારણ મનુષ્યો કામધેનુ અને કલ્પવૃક્ષથી જે ફલની યાચના કે કામના કરતા હશે એનાથી જુદી કોઈ કામના શ્રી ગોપીનાથજી સેવી રહ્યા છે અને એના માટે કલ્પવૃક્ષ કે કામધેનુનો આશ્રય એમને નથી પસંદ પણ મહાપ્રભુ વલ્લભાચાર્યનો એમને આશ્રય પસંદ છે આનાથી આપણને મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં જે બાલબોધ ગ્રંથ છે એમાં જે વાત સમજાવે છે એનો નિચોડના રૂપમાં આપણને આ મંગલાચરણ પડે છે બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે મનુષ્યને પોતાની મનોકામનાને પૂર્ણ કરવી હોય તે મનુષ્યની બે રીતની મનોકામના હોય છે એક તો ઐહિક અને બીજી પારલૌકિક ઐહિક એટલે આલોક સંબંધી આલોક સંબંધી શું કામના હોય આપણે તો મને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય અને હું એને ભોગવું એ બંને કામનાઓ આપણે આલોકમાં હોય છે અને એને પૂર્ણ કરવા માટેના પ્રયત્ન પણ આપણા આલોકમાં એમાં જો આપણને કોઈ એમ કહે કે જો તમે ધર્માચરણ નહીં કરો તો તમને સંપત્તિ પણ નહીં મળે અને એને ભોગવી પણ નહીં શકો તો બીકના મારે આપણે થોડું ધર્માચરણ એટલા માટે કરીએ કે જેથી આપણને સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકીએ પ્રાપ્ત થયેલી હોય એને ટકાવી શકીએ અને એને ભોગવી શકીએ તો ધર્માચરણ મનુષ્ય કરતો એમાં પણ કંઈક આ જાતનો એનો અર્થ કામ પુરુષાર્થ છે એ એની સાથે જોડાયેલો હોય છે એનો ભય બીજું મનુષ્ય છે એ આપણે જે વ્યક્તિ જીવાત્માના વિષયમાં આપણે જોઈ ગયા કે આપણું જે જીવન છે એ આ શરીર ભલે આ એક વખતમાં સમાપ્ત થઈ જશે પણ આત્મ ફરી પાછું બીજું શરીર ધારણ કરશે અને એ જે ધારણ કરશે શરીર એમાં આ જન્મમાં કરેલા જે કંઈ પણ સારા ખરાબ કર્મ છે એના પણ સંસ્કાર લઈને ને જશે એટલે જે કંઈ પણ સત્કર્મ કર્યું હશે એ બીજા જન્મમાં બીજા શરીરથી ભોગવવાનું થશે આ સત્કર્મ હશે એનું અસત આપણને બીજા શરીર દ્વારા બીજા જન્મમાં ભોગવવાનું થશે એટલે જેને એ જાતનો વિશ્વાસ છે કે અમારો આત્મા છે એને ફરીથી બીજું શરીર પ્રાપ્ત થશે તો એના મનમાં એમ પણ ચિંતા થાય કે અત્યારે તો આપણે ચલો જે નથી એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ જે પ્રાપ્ત થયું એને ભોગવીએ પણ બીજા જન્મમાં શરીર મળશે તે વખતે પણ આપણને ખુશાલી મળે લાંબુ આયુષ્ય મળે સ્વસ્થ મળે અનુકૂળ પરિવાર મળે એ જાતની આપણને મનોકામના રહેતી હોય જેમ આપણે રાત્રે સુઈએ અને બીજા દિવસની આપણને ચિંતા હોય એ મનુષ્યને મૃત્યુ પછી બીજા જન્મ આપણે ફરીથી બધું સારું મળે આ જન્મમાં જે કંઈ પણ એને તકલીફ છે એને બીજા જન્મમાં ન ભોગવવી પડે એવી કલ્પના થાય એ અન્ય જન્મ સંબંધી જે કામના છે એને આપણે એમ કહીશું કે એ આપવર્ગિક કામનાઓ છે અથવા પારલૌકિક છે કેમ કે આપણને તો એ નથી ખબર કે આપણા આત્માને મૃત્યુ પછી શું ગતિ થશે આપણે તો કહેલી એવી શ્રદ્ધા રાખીએ કે આવું મળે એટલે કોઈનું મૃત્યુ થયા પછી કોઈ કૈલાસવાસી થયા કોઈ અક્ષરવાસી થયા કે કોઈ ગોલોકવાસી થયા કોઈ શ્રીજી ચરણ પામ્યા એમ પોતપોતાની શ્રદ્ધા અનુસાર લખી દે પણ એવું જ બનતું હોય એવું તો ભગવાન સિવાય કોઈ જાણી ન શકે તો એ કેવલ આપણી શ્રદ્ધા છે એટલે મનુષ્ય એમ વિચારે કે હવે આ જન્મ પછી મને બીજો જન્મ મનુષ્ય કે અન્ય કોઈ આ પૃથ્વી ઉપર કોઈ શરીર મળે મારી આત્માને એવું પણ સંભવ છે અને એવું પણ સંભવ છે કે આપણા કર્મોને અનુલક્ષીને ઈશ્વર આપણને કોઈ અન્ય લોકમાં સ્થાન આપે આ લોક આપણા માટે પૂરતું ન હોય એ ઉત્તમ લોક પણ હોઈ શકે અને અધમ પણ હોઈ શકે ઉત્તમ લોકમાં સ્વર્ગ આદિ લોક હોય અધમની અંદર નર્ક વગેરે હોય તો આ જીવાત્માના મૃત્યુ પછી એને અન્ય શરીર જે પ્રાપ્ત થાય તે સંબંધમાં એની ચિંતાઓ એની કામનાઓ કે જીવાત્માને કોઈ અન્ય સ્વર્ગ કે નર્ક આદિ કે મોક્ષ વગેરે એની જે ગતિ થવાની હોય એના સંબંધી જે આપણી ઈચ્છા કામનાઓ છે એને આપવર્ગિક અથવા પારલૌકિક કહેવામાં આવે છે તો મનુષ્યની બે જાતની ઈચ્છાઓ છે એક તો ઐહિક અને બીજી પારલૌકિક એમાંથી ઐહિક ઈચ્છાઓ તો આપણી આલોક સંબંધી એટલે અર્થ કામ સંબંધી ધન સંપત્તિ એટલે અર્થ અને કામ એટલે જે ધન સંપત્તિ છે એને ભોગવવું શાસ્ત્રમાં એને એમ કહ્યું છે કે આ જે કામનાઓ છે એને મનુષ્યનું પ્રેય કહેવાય એટલે શરીરનું સુખ ઇન્દ્રિયોનું સુખ અને આપવર્ગિક કે પારલૌકિક જે કામનાઓ છે પુરુષાર્થો છે એને શ્રેય કહેવાય છે શ્રેય એનો મતલબ આત્માનું કલ્યાણ જુદી જુદા શબ્દોથી આ જ વાતને સમજાવવામાં આવે છે શાસ્ત્ર હવે આમાં જે પ્રેય છે એ શ્રેયનું જો સાધન હોય ત્યાં સુધી તો એને શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે મનુષ્યને ધર્માચરણ કરવું હશે કે પાપ કે અન્ય બંધનોથી છૂટવું હશે તો પણ શરીરને તો ટકાવવું પડશે એટલે ભોગ જરૂરી છે કામ ભોગ અને મનુષ્યને ભોગ ભોગવવા છે શરીરને ટકાવવું છે એના માટે સાધનની આવશ્યકતા રહેશે તો આનો સંબંધ કેવો છે કે મનુષ્ય ધર્માચરણ જે કરવા ઈચ્છે એના માટે અર્થની આવશ્યકતા છે ધર્માચરણના જ માટે મનુષ્યને શરીરને ટકાવવા ભોગની પણ આવશ્યકતા છે તો કામ અને અર્થ એટલે ધન સંપત્તિ અને એનો ઉપભોગ ધન સંપત્તિનું ઉપાર્જન એકઠું કરવું કમાવવું અને જે કમાવ્યું છે એનો ભોગ કરવો ધર્માચરણ માટે એ ધર્માચરણ મનુષ્યને શ્રેયની પ્રાપ્તિ કરાવે પુણ્ય અર્જિત કરે એને આ જાતનો એક ક્રમ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આજે પુરુષાર્થ છે એનો સમજાયું ને બાલબોધમાં શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે આ જે ચાર પુરુષાર્થોનો જ્યાં સુધી પ્રશ્ન છે અને મનુષ્યની એવી જ કામના છે અહીંયા સુધીની તો એને ભક્તિ માર્ગમાં કે પુષ્ટિ માર્ગમાં આવવાનો વિચાર નહીં કરવો જોઈએ કારણ કે ધર્મશાસ્ત્રમાં ધર્મ પુરુષાર્થ કેવી રીતે સ્થિત થાય એ સમજાવવામાં આવ્યું છે નીતિશાસ્ત્રમાં અર્થની કેવી રીતે પ્રાપ્તિ કરવી એ સમજાવ્યું છે અને કામશાસ્ત્રની અંદર ભોગ કેવી રીતે ભોગવવા એનું નિરૂપણ છે તે જ રીતે મોક્ષની પ્રાપ્તિના ઉપાયોમાં સાંખ્ય યોગ અને ભક્તિ શરણાગતિ આ પણ ઉપાયો શાસ્ત્રમાં કહેલા છે તો મોક્ષને આપનારા જે દેવ છે એ દેવની ભક્તિ શરણાગતિ અગર કોઈ જીવાત્મા કરે અને સાથે સાથે ધર્માચરણ પણ કરે તો એને મોક્ષ પણ મળી જાય અગર કોઈની ભક્તિ શરણાગતિ શ્રદ્ધા નથી કે એવી ઈચ્છા નથી અને કેવલ સાંખ્ય યોગની સાધના કરશે તો પણ એને જીવન એટલે જન્મ મરણથી તો એને મુક્તિ પ્રાપ્ત થઈ જશે તો બાલબોધ ગ્રંથ મહાપ્રભુજીમાં એ સ્પષ્ટ કરે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ જે ચાર પુરુષાર્થો છે એ જ જેના જીવનનું લક્ષ્ય છે એને પુષ્ટિમાર્ગ તરફ આવવાની જરૂર નથી એની બધી કામનાઓ વગર પુષ્ટિમાર્ગમાં આવે પણ પૂરી થઈ શકે છે હવે ધ્યાનથી અહીંયા મંગલાચરણમાં જુઓ તમે કે યથા અન્યશામ ઈચ્છાપૂર્તાા નાક્ય સરવહ કામ દેન વષ્ટ સંતિ અન્ય જે સાધારણ મનુષ્ય છે કે જેમની ઈચ્છા ની પૂર્તિ એમને કામ દેનો અને કલ્પતરુતિ થઈ જાય છે તો શિગોપીનાજી શું સમજાવવા માંગે છે સાધારણ મનુષ્યની ઈચ્છાઓ જ એવી છે કે જેના માટે એને શ્રી મહાપ્રભુજીના ચરણ પકડવાની જરૂર જ નથી એ બહારથી જે પૂરી થઈ જાય છે એક દાખલો આપું છું કે જે દેવાલયો છે એમાં ભેટની પેટીઓ રાખવામાં આવે છે ગોલક હવે શ્રદ્ધાળુ વ્યક્તિ જ્યારે ત્યાં પ્રવેશે તો એ પોતાના ખિસ્સામાંથી પોતાની કમાઈમાંથી પૈસો એ દાન પાત્રમાં કે ભેટ પાત્રની અંદર ઠાલવે અને દેવની શ્રદ્ધાપૂર્વક જે ભક્તિ નમન વગેરે કરે હવે એની પાસે જે છે એ દેવને આપી રહ્યો છે અને દેવને નમન ભક્તિ સ્તુતિ વગેરે કરી રહ્યો છે તો કોઈ વ્યક્તિ ચોર હોય એ જો દેવાલયમાં પ્રવેશ્યો તો એ શું કરશે દાન પેટીને ઉઠાવી જશે ભગવાન ત્યાં નથી આપ્યું લોકો પોતાના કોઈ ખિસ્સામાંથી દાનપેટીમાં નાખે છે દેવના માટે અને ઓલો દેવને જોતોય નથી દાનપેટી ઉઠાવીને ચાલતો તે જ રીતે દેવાલયની બહાર ભિક્ષુકો બેઠા હોય છે અંદર જનારા વ્યક્તિઓ પોતાની શ્રદ્ધા ભક્તિ જે દેવ માટે છે એને ભેટ કરશે ત્યાં પૂજન આદિ કરશે એને કે તું મારો ભગવાન છો અને ભિક્ષુકો છે એ જે દર્શનાર્થીઓ છે એમને કે છે કે તું મારો ભગવાન છે પાંચ પૈસા આપી દે દસ પૈસા આપી દે તો આમાં ફરક પડી ગયો ને કોના માટે કોણ કામધેનુ છે કોણ કલ્પતરુ છે એ જ રીતે શ્રી ગોપીનાથજી એ સમજાવે છે કે સાધારણ મનુષ્યોની મનોકામના જેવી છે કે જે કામદેવનું કલ્પ સ્વરૂપથી પૂર્ણ થઈ જાય છે એમના માટે એ જ વિશ્રાંતિ છે ત્યાંથી આગળ નથી વધી રહ્યા પણ મારા માટે તો મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય છે એમના ચરણ કમલ જ કામધેનુ અને કલ્પતરુ સમાન છે એમ એનાથી પણ ઉત્કૃષ્ટતા છે એ અહીંયા બતાવી એટલે બાલબોધ ગ્રંથમાં છે મહાપ્રભુજીએ જે એક સીમારેખા બતાવી છે કે આ સીમારેખા સુધી સાધારણ મનુષ્ય છે એ પોતાના કામ ધર્મ અર્થ મોક્ષ પુરુષાર્થ છે પ્રાપ્ત કરી લે છે એના પછી પુષ્ટિ માર્ગ આરંભ થાય છે કે ભક્તિ ચાલુ થાય છે એમ કામધેનુથી જે સંતુષ્ટ થઈ ગયા એને પછી આગળ શ્રી મહાપ્રભુજી બિરાજે છે એનાથી કોઈ એમને સરોકાર નથી થી સંતુષ્ટ થઈ ગયા એમને શ્રી મહાપ્રભુજીથી કોઈ સંબંધ નથી ગોપીનાથજી કહે છે કે મારા માટે તો કામધેનુ હોય ચાહે કલ્પ કરવું હોય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ રજ છે એમ પોતાનું દૈન્ય અને પોતાના ગુરુ પિતા અને સંપ્રદાયના આચાર્ય પણ ત્રિવિધ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે એમને અહીંયા વંદન કરી રહ્યા છે આમાં કઈ ન સમજાયું છે ભોગ મનુષ્ય નહીં ભોગવે ધર્માચરણ કેમ થઈ શકશે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એમ કહ્યું છે आप चंगा तो कथरोट में गंगा है पहला पोते मानस चंगो थाय तो थाय ना पोते ज न हो तो कई रीते धर्माचरण कर बीजा वचन में आग श्रुति श्रुति शिरोरत्न निराजित पदाबुज यशोदोत्संग ललितम वंदे श्री नंदनंदनम आ मंगल श्लोक है શ્રી ગોપીનાથજી ઠાકોરજીને ઇષ્ટદેવને નમન કરી રહ્યા છે અને જુઓ કેટલી સુંદર એમાં આપણે શબ્દાવલીઓ છે યોજી છે શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નીરાજિત પદાંબુજમ યશોદોત્સંગ લલિતમ શ્રીનંદનંદનમ અહમ વંદે શ્રુતિ શ્રુતિ હવે શ્રુતિ અને શ્રુતિ એટલે શું વેદ અને સ્મૃતિ એટલે વેદ સિવાયના જેટલા પણ શાસ્ત્ર છે એને સ્મૃતિ કહેવાય છે એટલે બધા પુરાણો મહાભારત રામાયણ અને મનુ યાજ્ઞવલ્કી વગેરે જે સદાચાર નિરૂપક જે ગ્રંથો છે એ બધા એ બધાને સ્મૃતિ કહેવાય છે સાથે સાથે આગમતંત્ર શાસ્ત્રો જે છે એને પણ સ્મૃતિ નથી કહેવાતા પણ સ્મૃતિની કક્ષાના દેવતા શાસ્ત્રો કહેવાય છે તો જો કેવ શું આજ્ઞા કરે છે શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નિરાજિત પદામ્બુજમ શ્રુતિ અને સ્મૃતિ એને અહીંયા શિરોરત્ન એટલે ઉત્તમ રત્ન એના સાથે એની સરખામણી કરી છે શ્રુતિ અને સ્મૃતિ કેવા છે કે ઉત્તમમાં રત્નો છે એનાથી જેમના ચરણ કમલ નિરાજિત થયા છે નિરાજિત એટલે જે સુશોભિત થયા છે ચમકી રહ્યા છે એવા યશોદોત્સંગ લલિતમ યશોદાજી ઉત્સંગ એટલે ખોડો ગોદી લલિતમ એટલે એમાં ખેલનારા યશોદાજીના ગોદમાં ખેલનારા શ્રી નંદનંદન નંદરાયજીના નંદન એટલે પુત્ર એમને હું વંદન કરું છું શ્રી કૃષ્ણ કેવા છે કે જેમના ચરણોને જેમ ગીતામાં આજ્ઞા કરે છે કે વેદૈશ્ચ સર્વે અહમૈવ વેદ્ય વેદાંતકૃત વેદ વિદેવ ચાહ સમગ્ર વેદથી વેદ્ય એટલે જાણવા યોગ્ય કંઈ પણ છું તો હું છું અર્થાત સમગ્ર શાસ્ત્ર નો સાર ભગવાન છે તો શ્રુતિ અને સ્મૃતિ એમાં આપણું બધું જ શાસ્ત્ર આવી ગયું એટલે સમગ્ર શાસ્ત્ર શ્રુતિ સ્મૃતિ રૂપ જે ભગવાનના ચરણોની વંદના કરે છે સ્તુતિ કરી રહ્યા છે એ એમના ચરણોનો શરણ બની રહ્યા છે આશ્રય લઈ રહ્યા છે નંદનંદન એવા છે અને એવા નંદનંદન છે એમને હું વંદન કરું છું અર્થાત આનો સારાંશ શું છે આનું મહત્વ એ રીતે છે આગળ ઓર સ્પષ્ટ થશે જ્યાં પ્રમાણનું નિરૂપણ શ્રી ગોપીનાથજી કરશે ત્યાં કે કોઈ પણ વ્યક્તિ અગર પોતાના ઈષ્ટદેવના રૂપમાં કોઈને પસંદ કરે છે તો ઈષ્ટદેવ એવો હોવો જોઈએ કે એ પોતે કોઈના આશ્રિત ન હોય એ સ્વતંત્ર હોય સર્વોપરી હોય હવે સર્વોપરિતા કે કોઈના આશ્રિત ન હોવાનું પ્રમાણ શું તો એ તો શાસ્ત્રથી સિદ્ધ થશે એ સર્વોપરી છે કે કેમ શાસ્ત્ર જેને કહેશે એ શ્રદ્ધા તો કોઈની પણ હોઈ શકે શ્રદ્ધાનો વિષય એવો છે જેમ એના પહેલા મેં તમને એક દૃષ્ટાંત આપ્યું હતું કે અકબર અને બીરબલના વચ્ચે એક વખત એવો સંવાદ થયો કે શ્રદ્ધા મોટી છે કે ધર્મ મોટો છે એલનું કે ઈમાન અને અકબરે કહ્યું કે નહીં ઇલ્મ મોટો છે એ બીરબલે કહ્યું કે આપના મારા હિસાબે તો ઈમાન છે એ મોટો છે ઈમાન એટલે શ્રદ્ધા પછી એને કહ્યું કે તો સાબિત કરો તો એણે થોડા દિવસની મોહલત માંગી ફરી પાછા એ રસ્તા ઉપર થોડા દિવસ પછી નીકળ્યા તો બહુ લાંબી લાંબી લાઈન એક જગ્યાએ જોવા મળી પૂછ્યું બાદશાહ કે આ શું છે તો કે અહીંયા જૂતેવાલા બાબા છે એમની મજાર છે મારી ભેગો ગ્રહો આટલી શ્રદ્ધા આટલા ચમત્કારી છે હા એવું જ છે ચાલો જોઈએ બીરબલે કહ્યું આપની પણ કઈ મનોકામના હોય તો આપ પણ પૂરી કરી દો ત્યાં મન્નત માની લેજો પછી લઈ ગયા અંદર બધાને બીરબલે દૂર હટાવી દીધા પછી કહ્યું આપ આપની મન્નત માંગી લ્યો એટલે એને મન્નત માંગી પછી બીરબલે કહ્યું કે હવે જુઓ આપ એણે ચાદર હટાવી તો એના નીચે બીરબલના જૂતા હતા એને તો જૂતા નાખીને પર ચાદર ઓઢાવી દીધી એક બે જણાને અફવા ફેલાવવા માટે રોકી દીધા એટલે પછી તો આખું ગામ ઉમટી પડ્યું કે ચમત્કારી છે જૂથેવાલી બાબા તો હવે એલનો મોટો છે કે ઈમાન મોટો છે તો એને સાબિત કર્યું કે ઈમાન શ્રદ્ધા મોટું છે હવે મોટું જે પણ હોય મૂળ સમજવાનું એ છે કે જો શ્રદ્ધા કોઈના અંદર છે મનુષ્યને તો પછી એના માટે શાસ્ત્ર બધા બેકાર છે એના માટે કોઈ સાબિતીની કોઈ જરૂરત નથી એની શ્રદ્ધા બેસી ગઈ છે ઠીક છે પણ એ એના પૂરતું સીમિત રહેશે શ્રદ્ધા છે સાર્વજનિક કે બધા એને સ્વીકારી ન શકે શ્રદ્ધાના જોરે એના માટે તો પ્રમાણ જોઈએ તો એ પ્રમાણ છે એ શાસ્ત્ર છે જેની વિષયમાં જે પ્રમાણ ચાલતું હોય તે આપણે પ્રમાણના વિષયમાં જોઈ કે રંગ રૂપ કે આકૃતિ છે એનું નિર્ધારણ કરવું હોય તો આપણને આંખો જ એમાં જોઈએ એમાં નાક કાન ચામડી કે સ્વાદથી રંગરૂપનું નિર્ધારણ ન થઈ શકે એટલે દરેક પ્રમાણ છે એ પ્રમાણની ગતિ પોતાના વિષય પૂરતી છે પોતાના વિષયને છોડીને પ્રમાણ પ્રમાણરૂપ નથી હોતું તો જે મેં તમને ગઈ વખતે વાત કહી હશે કે કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી એનું નિર્ધારણ કરવું હોય તો એમ કોઈ વ્યક્તિ એમ કે હું મેં જોયું એમાંથી ધુમાડા નીકળતા હતા બહુ ગરમ હશે પણ જ્યારે વાતાવરણ ભેજવાળું હોય ત્યારે સાધારણ ગરમ પદાર્થો એમાંથી પણ ધુમાડા નીકળતા દેખાય તે જ રીતે બરફીલું એકદમ ઠંડુ પદાર્થ હોય એની અંદરથી પણ ધુમાડા નીકળતા હોય તો ધુમાડા નીકળતા દેખાવું એ ગરમ કે ઠંડા એટલે એના તાપમાનના વિષયમાં પ્રમાણ ન બની શકે તો જ્યાં સુધી એને સ્પર્શ ન કરો ત્યાં સુધી એનું નિર્ધારણ ન થાય તો દરેક વિષયમાં એના પ્રમાણ જે છે એ પ્રમાણનો પોતાના વિષયમાં જ ગતિ હોય છે પ્રમાણ છે એનો મતલબ દરેક વિષયમાં પ્રમાણ એવું નથી એમ શાસ્ત્ર છે એનો પોતાનો વિષય છે એટલે એ વિષયમાં કોઈ વ્યક્તિ શ્રદ્ધાને પકડીને સાબિતી આપે કે મારી શ્રદ્ધા એવી તો એનાથી એ વસ્તુ પ્રમાણિત નથી થતી જેમ શ્રી ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને એમ સમજાવે છે કે કોઈ વ્યક્તિએ ગંગા ના પ્રવાહમાંથી એક લોટો પાણી બહાર કાઢી લીધું અને પછી કિનારા ઉપર જઈને કે ઘરે જઈને એને એનાથી સ્નાન કરે કે એ જલનું પૂજન કરે અને એમ માને કે મેં ગંગા તીર્થનું પૂજન કર્યું કે ગંગા તીર્થમાં સ્નાન કર્યું તો એવું શાસ્ત્રમાં માન્ય ગણાતું નથી કેમ કે જે તીર્થ છે એ તેના સ્થાનના મહાત્મ્યથી જ તીર્થ કહેવાય છે ત્યાંથી એને જો હટાવી લેવામાં આવે તો પછી એની તીર્થરૂપતા નથી રહેતી એટલે ગંગાના પ્રવાહમાં જ જો તમે સ્નાન કરો તો જ ગંગા સ્નાન થયું કહેવાય ત્યાંથી જ તમે આચમન કરો તો એનું આચમન કે પૂજન થયું કહેવાય એવી રીતે કોઈ વ્યક્તિની શ્રદ્ધા છે કે નહીં મારે તો શાસ્ત્ર જે કંઈ પણ કહેતું હોય આ તો ગંગાનું જલ છે એમાંથી જ હું ખીચીને લાવ્યો છું ભરીને લાવ્યો છું તો એ ગંગારૂપ હું માનું છું તું માનતો રહે પણ શાસ્ત્ર એને ગંગા પાન સ્નાનનું ફલ આપશે નહીં આ શાસ્ત્રીય વ્યવસ્થા છે શાસ્ત્ર છે એની એનું પ્રામાણ્ય સર્વમાન્ય છે જે શાસ્ત્રમાં શ્રદ્ધાશીલ છે સાથે સાથે એનું પ્રામાણ્ય શાસ્ત્રીય વિષયમાં છે સમજાયું ને શાસ્ત્રીય વિષયનો મતલબ શું કે પાપ પુણ્ય ધર્મ અધર્મ ઈશ્વર જીવાત્મા પુનર્જન્મ વગેરે આ વિષય જે છે મુખ્ય રૂપથી શાસ્ત્રના વિષયો છે એમાં શાસ્ત્રનું પ્રામાણ્ય છે અને આ વિષયમાં અન્ય કોઈ વ્યક્તિ છે એ પોતાના તર્ક વિશે વિચારથી પોતાની અનુભૂતિના આધારે કંઈ પણ નિરૂપણ કરે તો એને પ્રમાણરૂપ નથી માનવામાં આવતો આ વાત ખાસ ધ્યાનથી સમજવી જોઈએ તો ગોપીનાથજી એમ કહી રહ્યા છે કે શાસ્ત્ર છે એ ઈશ્વરના વિષયમાં શાસ્ત્રથી વિશેષ બીજું કોઈ પ્રમાણ નથી અને એ શાસ્ત્ર શ્રુતિ સ્મૃતિરૂપ શાસ્ત્ર જે યશોદોત્સંગ લાલિત નંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની શોભા બની રહ્યા છે એમના ચરણોના આશ્રય રહી રહ્યા છે એ મારા ઈષ્ટદેવ છે અર્થાત બધા શાસ્ત્રનો સાર નિચોડભૂત જે શ્રી કૃષ્ણ છે એ મારો ઉપાસ્ય છે આ બીજા શ્લોકનો આમાં પોતાના આરાધ્ય ઈષ્ટદેવ પરમાત્માને વંદન કર્યા છે આપણે તેની આ પહેલેથી પરંપરા રહી છે કે ઈશ્વર આમ જોવા જાઓ તો ગુરુ કરતા શ્રેષ્ઠ છે પણ ઈશ્વરની પ્રાપ્તિ કે એમની જે નિકટતા છે એ ગુરુ દ્વારા થાય છે ગુરુની કૃપાથી થાય છે એ કારણે શિષ્ટાચાર એવો છે કે પહેલે ગુરુને વંદન થાય છે કે પછી એમની કૃપાથી જે પ્રાપ્ત થયા છે એમને એમાં વંદન કરવામાં જો સીધા ભગવાનનું કે ઈશ્વરનું જો વંદન કરવામાં આવે તો એક શિષ્ટાચારનો એ ભંગ થાય છે કે જેમના દ્વારા આપણે પ્રભુને મેળવ્યા છે એમને બાયપાસ કરીને એમને એક તરફ સરકાવીને આપણે સીધા પ્રભુના સન્મુખ જઈ રહ્યા છીએ તો જે આપણાથી શ્રેષ્ઠ છે જ્યેષ્ઠ છે જેને વૃદ્ધ વૈષ્ણવ કહેવાય એમના પ્રત્યે આપણે એમનું માન કે અમાન્ય ન જાળવી કહેવાય જેમ તમે કોઈ તમારા મિત્રના ઘરે જાઓ તમારો મુખ્ય આશય એને ત્યાં જવાનો મિત્રને મળવું છે કે બોલાવા જવું છે પણ એવી કલ્પના કરો કે તમે મિત્રના ઘરે પહોંચ્યા અને આગળ રૂમમાં એમના માતા પિતા કે અન્ય કોઈ વડીલ ત્યાં બેઠા છે મિત્ર પણ છે તમારા હવે તમારો સ્વાર્થ તો મિત્રમાં છે પણ મોટા બેઠા છે તો તમારું કર્તવ્ય એ છે વિવેક એ છે કે સૌથી પહેલા તમે મિત્રને કેમ છો મજામાં ન કરો પણ ત્યાં બેઠેલા જે વડીલ છે એમને તમે પગે લાગો કે એમનો પહેલા સન્માન કરો અને એના પછી એમને તમે વિનંતી કરો કે મારે આની સાથે વાત કરવી છે કે મારે એમને સાથે લઈ જવું છે તો તમે એને અનુમતિ આપો આ એક શિષ્ટાચાર છે એવી જ રીતે અહીંયા પણ ભગવાન આપણો આરાધ્ય છે ભગવાનથી શ્રેષ્ઠ બીજું કઈ નથી પણ જેમના દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એમને નમન કરી અને પછી ભગવાનને નમન કરવા એક શિષ્ટાચાર છે એમાં પહેલે ગુરુને કે આચાર્યને નમન કરવાથી એ ભગવાન કરતા મોટા સિદ્ધ નથી થતા આ કેવલ શિષ્ટાચારનો જ વિષય છે એ વાત ધ્યાનથી સમજવી હવે આ બે જે છે કારિકા એ મંગલાચરણ સંબંધી કારિકા છે અને એના પછી આ ગ્રંથ શ્રી ગોપીનાથજીએ જે હેતુથી લખ્યું છે તે અને જેમના પ્રત્યે એમને સૌથી વધુ માન છે એના સંબંધમાં નિરૂપણ કરી રહ્યા છે થઈ જશે આપ હવે ત્રીજા કારિકામાં ધ્યાનથી સમજો ભક્તિમાર્ગ વિતાનાય યોવતીર્ણો હુતાશન સૈવ ન પરમ માનમ પ્રમાણતરમ અન્વય જોઈ લો ય હુતાશન જે અગ્નિ હુતાશન વૈશ્વાન મહાપ્રભુને પ્રભુના મુખારવિંદ સ્વરૂપ અગ્નિનો અવતાર માનવામાં આવે છે એટલે ઉતાસન એટલે અગ્નિ આપણે ત્યાં હોળીને પણ ઉતાસની કહેવાય છે શબ્દનો પ્રયોગ છે એ રોચક છે ધ્યાનથી સમજવા જેવો છે એટલે જેને હોમવામાં આવ્યું છે એને હુત કહેવાય જે હોમી દીધેલું છે તે એનું અસન એટલે જેને જે ખાય છે ભોગવે છે તે હુતાસન એટલે જે જે વસ્તુને હોમવામાં આવે એનો જે ભોગ કરે એ ઉતાશે સમજાયું ને હોમાયેલી વસ્તુનો ભોગ કરનારો અગ્નિ એટલે જે અગ્નિ વૈશ્વાનર ભક્તિ માર્ગ વિતાનાય ભક્તિ માર્ગ એનો વિતાન એટલે પ્રચાર ભક્તિ માર્ગના પ્રચાર કરવા માટે અવતીર્ણ પ્રકટ થયા છે અવતીર્ણ થયા છે સહેવ એ જ ન પરમ માનમ અમારા માટે તો પરમ એટલે શ્રેષ્ઠ માન એટલે પ્રમાણ છે અસ્ય શેષમ અને આમના સિવાય પ્રમાણતરમ અસ્ય શેષમ આ હૃદાસન મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય થી અતિરિક્ત અન્ય જે પણ છે એ બધા અમારા માટે પ્રમાણતર છે એટલે ગૌણ પ્રમાણ છે પછીના પ્રમાણ છે પ્રથમ મહાપ્રભુના વચન છે મારા માટે પ્રમાણભૂત છે આમ શ્રી ગોપીનાથજી આ ગ્રંથની જે રચના કરી રહ્યા છે એમાં એમનો આશય એ છે કે હું જે કંઈ પણ કહી રહ્યો છું એના પાછળ છે મહાપ્રભુજીના વચનોનું પ્રમાણ પ્રામાણ્ય છે એમના કહેલા વચનોના આધારે હું તમને આગળ કંઈ પણ વાત જણાવીશ અને એમાં શ્રી મહાપ્રભુજીથી બીજા વિશેષ કોઈ પ્રમાણને હું ઉત્તમ કે શ્રેષ્ઠ પ્રમાણના રૂપમાં નથી સ્વીકારતો આનો મતલબ શું થયો ધ્યાનથી સમજો કે લોકોની અંદર દરેકની પોતપોતાની શ્રદ્ધા હોય પોતાની સમજ હોય એના પ્રમાણે દરેક વ્યક્તિ પોતપોતાના ગુરુને શ્રેષ્ઠ માનતા હોય કોઈ પોતાની પરંપરાને શ્રેષ્ઠ માનતો હોય ગોપીનાથજી એ વિષયમાં પોતાની શ્રદ્ધાને પોતાની પરંપરાને સ્પષ્ટ કરી રહ્યા છે કે મારી પરંપરામાં પ્રભુ શ્રી વલ્લભાચાર્યની પરંપરા છે અને મારા મનમાં સૌથી વધારે સત્ય કે તથ્ય જ્યાં છે તે મહાપ્રભુ વલ્લભાચાર્યની વાણીમાં છે તો હું એમને સૌથી મોટું પ્રમાણ સ્વરૂપ માનું છું હવે પોતે જે નિરૂપણ કરશે એમાં આધાર મહાપ્રભુના વચનો છે એ જ એમના માટે પ્રમાણભૂત છે એ સમજાવ્યા પછી आ ग्रंथ की रचना श्री गोपीनाथ जी क्या प्रयोजन करे समझा वेदत्री शिरोभाग सूत्र व्याख्यान संता नृत्यशास्त्रानुसारेण कुर्वे साधन दीपिका वेदत्री शिरोभाग सूत्र व्याख्यान संता वेदत्री एट ऋग्वेद યજુર્વેદ અને સામવેદ આને વેદત્રય કહેવામાં આવે છે વેદત્રય એનો શિરોભાગ એટલે ઉપનિષદ વેદાંત એના ઉપર વ્યાસજીએ સૂત્ર બ્રહ્મસૂત્ર ગ્રંથની રચના કરી એ બ્રહ્મસૂત્રનો મહાપ્રભુએ બ્રહ્મસૂત્ર અણુભાષ્ય નામથી વ્યાખ્યાન લખ્યું છે વેદત્રય શિરોભાગ સૂત્ર વ્યાખ્યાન સંમતાન એટલે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય બ્રહ્મસૂત્ર પર જે બ્રહ્મસૂત્રાનું ભાષ્ય લખ્યું છે એના સંમત પ્રકારે એટલે એનાથી વિરુદ્ધ ન જાય તે રીતે ભક્તિશાસ્ત્ર અનુસાર ભક્તિશાસ્ત્ર અનુસાર સાધન દીપિકામ અહમ પૂર્વે સાધન દીપિકા ગ્રંથ છે એની રચના કરી રહ્યો છું સમજાય આખો જે ગ્રંથ છે આપણે જોશું તો આપણને ખ્યાલમાં આવશે કે એમાં કોઈ જગ્યાએ બ્રહ્મસૂત્રના વચનો કે બ્રહ્મસૂત્ર ભાષ્યના પ્રમાણો શ્રી ગોપીનાથજીએ ટાંક્યા નથી પણ એને પોતાના અંદર ધારણ કરીને કે બુદ્ધિમાં સ્થિર કરીને એમાંથી કર્તવ્યના રૂપમાં આપણને જે પ્રાપ્ત થાય છે એનો નિચોડ સાધન દીપિકા ગ્રંથમાં શ્રી ગોપીનાથજી આપ્યો છે પોતે જણાવી કેવી રીતે રહ્યા છે કે હું જે કંઈ પણ કહી રહ્યો છું એ મહાપ્રભુ વિરચિત બ્રહ્મસૂત્ર ભાષ્ય છે એના આધારે કહી રહ્યો છું અને બ્રહ્મસૂત્ર ભાષ્ય છે એ એવો વિષય છે કે જે મુખ્ય રૂપથી એમાં બ્રહ્મનું નિરૂપણ છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અને બ્રહ્મનું નિરૂપણ બ્રહ્મ પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિની દૃષ્ટિથી કરવામાં આવ્યું છે પણ સાથે સાથે બ્રહ્મસૂત્રમાં વેદાંતના સૂક્ષ્મ સિદ્ધાંતોનું પણ નિરૂપણ છે જેના અંતર્ગત ભક્તિ સિદ્ધાંત પણ વેદાંત સૂત્રમાં કહ્યા છે એટલે ગોપીનાથજી એમ આજ્ઞા કરે છે કે એમાં ઘણી બધી વાતો કહેલી છે પણ ભક્તિશાસ્ત્રના અનુકૂળ અહીંયા અનુસરણ કરનારું જે વેદાંતમાં ઉપદેશ છે એ વાત આપણે અહીંયા સાધન દીપિકા ગ્રંથમાં કહી રહ્યો છું એટલે જ્ઞાન માર્ગથી મોક્ષ પ્રાપ્ત થાય છે એ બધી વાતો છે પણ એ વિષય અહીંયા હું લેવા નથી માંગી રહ્યો બાકી શાસ્ત્ર અનુસાર બ્રહ્મસૂત્રથી જે વાત મને મળી રહી છે એ હું સાધન દીપિકા ગ્રંથમાં જણાવીશ એટલે હવે શ્રી ગોપીનાથજીએ આ સાધન દીપિકા ગ્રંથનો આગળ જેમાં એમાં શું નિરૂપણ છે એનો એક સ્કોપ આપણને બતાવ્યો કે હવે આગળ તમે આમના શું મળશે તો ભક્તિશાસ્ત્ર મળશે તમને ભક્તિ માર્ગનું કર્તવ્યનું નિરૂપણ મળશે જે નિરૂપણ બ્રહ્મસૂત્રમાં મહાપ્રભુએ એની ભાષ્યમાં જણાવ્યું છે જે બ્રહ્મસૂત્ર જે સકલ વેદો છે એ વેદના શિરોભાગ શિરોભાગરૂપ ઉપનિષદનો સાર છે એટલે અહીંયા સાધન દીપિકા ગ્રંથમાં તમને પણ એનો જ સાર બીજા શબ્દોમાં શ્રી ગોપીનાથજીના શબ્દોમાં પ્રાપ્ત થવાનો છે આ રીતે આ ચાર કારિકા છે એ ઉપક્રમની થઈ લાગે છે કે આજ માટે આટલું પર્યાપ્ત છે કાલે આપણે તમે થોડું આને વાંચીને આવજો અને એમાં કંઈ ન સમજાયું હોય તો પૂછજો અત્યારે પણ કંઈ એવો વિષય હોય કે ચર્ચામાં પૂછવાનો તો પૂછી લો ઓનલાઈન જોડાયા છે એમને પણ જો કંઈ હોય પ્રશ્ન તો એ લોકો પણ પૂછી શકે છે સારી શું બોલો હા બોલો જરા જોરથી બોલો શું નથી સમજાયું એમાં અર્થ વાંચો ગુજરાતીમાં વાંચો તો ગુજરાતીમાં વાંચો ભક્તિ માર્ગ પ્રચાર કરીને વૈશ્વાગર સ્વરૂપ શ્રી વલ્લભાચાર્ય ચરણ ચરણાનંદ ભૂતલ પે अवतार धारण किए उनको दिव्य के वचन ही हमको परम प्रमाण रूप है अन्य सब प्रमाण इनके वचन के अंगभूत अथवा बिना बिन तो गौण प्रमाण है आवासों नहीं समझा तो समझाइए બીજા પ્રમાણો બીજા પ્રમાણો એટલે એવું છે મેં કહ્યું ને કે જેમ પાઠથી આપણને કોઈ જ્ઞાન પ્રાપ્ત થાય કંઈક કાનથી થાય આપણા સ્વાદથી જીભથી મળે સ્પર્શથી મળે તો આ જેટલા પણ આપણને જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે એને પ્રમાણ કહેવાય છે એમ જે પદાર્થો આપણા ઇન્દ્રિયોના સંપર્કમાં નથી સીધા એને આપણે બુદ્ધિથી પણ એનો જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ જેમ ધુમાડો દેખાતા આપણે એમ કહીએ કે આગ લાવી આગ તો આપણે જોઈ નથી બુદ્ધિથી પણ આપણને થાય એમ અનેક રીતે મનુષ્યને બોધ પ્રાપ્ત થાય છે એ બધા જેના જેના પણ ઉપાયોથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એને પ્રમાણ કહેવાય છે તો જે બીજા કોઈને બીજા બીજા પ્રમાણોથી કંઈ સમજમાં આવતું હશે કે એમને એ પ્રમાણો છે વધારે મુખ્ય લાગતા હશે એમનો એના ઉપર વધારે ભાવ હશે પણ મારા માટે તો મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય છે એમનું જ આજ્ઞા છે એ પરમ પ્રમાણરૂપ છે એમ શ્રી ગોપીનાથજી એમના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરે છે થઈ ગયું સર સારું તો અહીંયા વિરામ